તો એ છ જે છે એ એકબીજાના જેવા છે થોડા થોડા આ જે છ તત્વો છે એ એકબીજા જેવા છે થોડા થોડા એકબીજા જેવા સરખા આવતા છે બધા પણ દાદાજી ગતિ સહાયક અને ગતિ અને આકાશ અને સ્થિતિ સારી હા એ ને બીજા કેમ નથી સમજાયેલો આત્મા કે બીજા તત્વો સમજાયા છે ને આત્મા તત્વ કેમ નથી સમજાયું પેલા કેટલા ચાલ્યા છે કેવું ખબર પડી જાય સમજાયા નથી એ તો ઉપર ચોટ્યું સમજેલું છે હજુ ઇનર તો ઇનર સમજતા આવતા ના આજે કૃષ્ણ ભગવાન જે બોલ્યા હતા ત્યાં એ અણુ બોલાવાય એવું કૃષ્ણ ભગવાન બોલ્યા હતા ત્યાં જે અણુ હજુ છે તે કઈ પ્રયોગ કરે તો પછી એ જડે એમના શબ્દ ગીતા પછી સંભળાય એમના મને બધું બહુ ઊંડું હોય આ કશું સમજાય નહીં ઉપર ચોટ્યું સમજવાનું ચીજ બહુ બહુ ઊંડા સમજ કામ શું ચાલે ગટરમાં પાણી જાય એટલું પાણી લેવાનું પછી ગટર કેટલી ઊંડી કેટલી પોળી કેટલી હળી ગયેલી કેટલી કોવેલી બધું આપણે જોવાનું છે અહીંથી પાણી જાય છે આ વચ્ચે નહીં જાય છે એટલું જોવાનું એટલે બેવું ભેગું થઈ ગયું આત્મા ને એટલો સહેલો જ છે ને સમજવાનો જેટલો આકાશ કાચ નથી એ કોઈ પણ આપ મળી ગયા એટલે પછી સહેલું જ છે ને હવે બહુ અઘરું આત્મા તો કોઈ જ જાણ્યો એક આટલો આપની કૃપાથી જ્ઞાની ની કૃપાથી આપણે મહાત્મા એકલા જ જાણે બાકી બહાર કોઈ જાણે હિમાલયમાં રખડે ગમે તો રખડે બધા સંતો બંતો કશું આમ તારીમાં એટલે કે ભગવાન ક્રિએટર તે સબ ભગવાનને બનાયા પણ ખંભેરનું ભગવાન છે એવું બોલે ત્યાં બોલે લાકડા ક્યાંથી બાળી <laughs> દાદાજી કાળના અનંત અણુઓ કીધા તમે પરમાણુઓ કીધા અણુ ને પરમાણુ કીધા આપણે કાળના એટલે પછી ફરિયાદ કરે પડે નહીં પણ ના એને ભૂલવા જોઈએ ને નહીં તો માણસ નહીં ગયું પછી ફરિયાદ કરે એને ભૂલવા નહીં સ્થિતિ થાય તો સ્થિતિ એ એ શક્તિ છે કે એનાથી અણુઓ છે એ શક્તિ છે as a physics as a it is energy કે ઇટ ઇઝ એ અણુ સ્થિતિ એ તો પ્રદેશ છે બહુ મોટું કે જેને જે ઈચ્છા થાય ને એટલે એને હેલ્પ કરીએ પ્રદેશ સ્વરૂપે એ આનું ના ભાઈ પ્રદેશ સ્વરૂપે એટલે આ પછી નવું કીધું પ્રદેશ પ્રદેશ સ્વરૂપે એ કહેવાય પ્રદેશ પણ તમે તમારી બુદ્ધિ હવે આ ગીરોળી મરી જાય છે અરે ગીરોળી પૂછડું કપાઈ જાય તો જાય મરવા જમી થાય છે તે શું થાય છે એનું સોલ્યુશન લોકો લાવી શકે ને લોકો શું કે જીવ એમાં નીકળે છે જીવ નીકળી જાય છે એટલે પડી જશે કે એવું કે એવું કે ને તમે જોયેલી નહીં પૂછી ખબર તમે જોયેલી તમે જોયેલી તો પૂછી અલાટ કરી પછી ઊંચી થાય નીચી થાય ઊંચી થાય નીચે ગેલો વિચારી ગઈ પૂછી વિચાર અલાટ કરે तो ये શું થાય તો જીવ કપાય નહીં પૂછડી કપાઈ ગઈ આમ કપાતા ને હાથે ચેતન એક જ થઈ જતું લાગુ જુદું પડે નહીં ગિલોરી બધી આખા ચેતન સાથે ચાલી જશે આ રહ્યું પૂછડું તે નીકળે છે નહી એ ગતિશા એક ભરેલું તે કુદાકુદ કરે છે ગતિ સહાય ભરેલું તે કુદાકર ગતાય આપણે ગતિ ને શું કીધું પ્રદેશ પ્રદેશ સ્વરૂપ છે ગતિ આત્માના પ્રદેશ છે અનંત પ્રદેશ દાદા પ્રદેશ વિશે કોને પ્રદેશ એટલે તમારી ભાષા ના બોલો આ શબ્દ આપેલા એ તો જયારે સૂક્ષ્મ વેદે સમજાય આપડે કામ નહીં બહુ ઊંડો ઉતરવાનું આ પાણી આવ્યું કઈ થઈ જાય ટાંકી માંથી આવી આમાં અસર પડાવીમાં ક્યાં જાય છે આ પછી એમના હાથ પગ ધોઈ નાખી મોડું ધોઈ નાખ્યા પછી કંઈક આ ગટર મળો બસ એટલું જ જાય છે ગટર સમય વાળી છે ત્યાં નથી ઉપલબ્ધ જાણે સેવા નથી અને જાણવા બહુ ગયા ઊંડા મસાન તો બે એવું પડે કામ શું બાપુ કામ હશે કામ ગાડીમાં ક્યારે બનાવી શેની બનાવી છે બધું જાણે છે આપડે ગાડી હિન્દુ હતી પછી ગાડી એને કે આપડે આપડે કે ભૂતગલ તો બધા બનેલું છે ને ભૂતગલ ભૂતગલ એ ભૂતગલમાં બધું આવી જાય પણ ખરી રીતે ભૂતગલ આનું એકલા જ ગણેલું ખરું જોવા જાય બધું ભેગું થાય આ અન્ય બધું હોય આ ભૂતગલમાં પણ લોકો એને સમજે કે અણુ વિજ્ઞાન શુદ્ધ કર્યું છે રૂપીને રૂપી તત્વ કેમ આ વિચારો આવ્યા હતા તમે બધા આત્મા જાણી લીધો કેટલો આત્મા જાણી લીધો કે આ ભાગ આત્મા ને આ નો સંભાવ નિકાલ કરે તે ગયા આત્મા સંભાવે આત્મા નિકાલ કરે છે કે તરુલતા કરે આત્મા જાતે કશું ના કરવા તરુલતા બેન છે તે ઉગ્ર થયા હોય કડક થયા હોય તો તમને નહીં ગમે નહીં આવું શા માટે એને આત્મા અને પેલા નહી તો એના માટે તો આવું તમે કહો ને તારે પેલા તો સંન્યાસ આશ્રમ છે ને ત્યાં પાર્લામાં તે બધા શું કે છે કરોડ ઉપાય ના થાય તો કરોડ ઉપાય ના થાય એવું કે એમને વિચાર કશું ભાન જ નથી આવતું એ તો સારું કરવાનું શીખે ગુસ્સો ના કરો શાંતિ પણ શાંતિ ગુસ્સો દેવ સંસાર એના સંસારમાં સંસારમાં આમ હું ગયો આમ હું ગયો ખાટલા નહીં ખાટલા નહીં સંન્યાસ શાસ્ત્ર માને આમ ના આવે કે બેન કે કઈ શબ્દો થી વાંચી ગપ્પા માર કે બીજુ ને બાબુજી બધા આવડા આવડા છોકરાઓ નો ધ્યાનમાં રહી જાય છે ધ્યાનમાં રહી જાય છે સાચું છે ને ખોટું છે અથવા બે શક્તિઓ અંદર થઈ ગઈ છે દેહાડ્યા જેટલું મેં નીકળ્યું એટલું ખરું કાચું જઈ લે ફરી વાત પછી નિવારણ કોઈ માટલું કાચું રહી ગયું ફરી નિવારણ આપણે મીના ટેક જ્ઞાનમાં દેખશે ને પછી એને બહુ સારું લાગશે એમની સમજ બહુ ઊંડી છે આપ જે કરો છો ને કે મોક્ષ સહજ છે કે કઈ ઓચિંતો ખ્યાલ આવ્યો કે સીધું કેટલું છે બીજું છે ને ખીચડી બનાવે ખરી એ લાકડા લાવો કોલસા અને હરગાવો કાકડી મૂકો પછી દાળ લાવો ચોખા લાવો પાણી લાવો ન તો કશું જોઈએ કરોડો રૂપિયા આત્મા જેવી શ્રદ્ધા દેહ હું આત્મા છું શ્રદ્ધા દેહ શંકા શંકા શંકા આ કોણ કરે તો બીજું કોણ કરતું મારા સિવાય હું જ કરું છૂટે નહીં અરે બીજું પેલું પાર્લામાં તમે એકવાર સત્સંગમાં કહેલું કે એક સ્ટેજ એવી હોય કે વસંતભાઈ કરે છે અને બીજી અને એમાં આકાર હોય બીજી સ્ટેજ એવી હોય કે વસંતભાઈ કરે છે અરે વસંતભાઈ જુદા અને પોતે જુદો એટલે આ કરતા જુદા અને પોતે જુદા અને ત્રીજી ટોપ ની સ્ટેજ એવી છે કે વસંતભાઈ શું કરે છે એને પણ જુએ છે અને આત્મા વસંતભાઈ શું કરે છે એને જુએ છે એટલે આત્માને પણ જુએ છે એ સમજાવો કે શું સમજવાનું એ સ્ટેજ કયું કહેવાય એમાં કોણ કોણ છે છે ને કોણ કોણ આ જોવાના કાર્યમાં પડ્યા છે ને એ કાર્ય જોવાનું સહજ હોવું જોવાનું અને કરવું પડે શું કરવું પડે નાતા રસ્તા રહેવું રહેવું પડે રહેવું પડે છે એટલે એને પણ જાણનારો છે પડીને જો એટલે કોણ છે જાણનારો રહેવું નાતા રસ્તા રહેવું પડે છે પછી મેનેજર થયો પાછો અને ઉપરી પાસે ઉપરી જોવું પડે નહીં જો દેખાય દેખાયા કરે એટલે આ જ્ઞાતા દ્રષ્ટા જોવું પડે છે એ એ કોણ અને એને પણ જે જુએ છે તે કોણ મૂળ છે તે એને પણ જુએ તે મૂળ જોવું પડે છે તે વચલ ઉપયોગ એટલે એને પણ જાણ ના છેલ્લી દશામાં આ અરીસામાં થતે આપણે આમ બેઠા અરીસે પેલા મૂકે આપણે બધા દેખીએ તરત એને કઈ જોવું પડે ને જળ કે આત્મા બધું આખું જગત એ વચલો કોણ દાદા વચલો એ ઉપયોગ પણ કોનો ઉપયોગ એ આત્માનો પેલા એને પ્રજ્ઞાનો પ્રજ્ઞાનો અને એ જયારે સંસાર ભાવમાં હોય છે એના ઉપયોગમાં આવી ગયો એટલે બહુ આગળ આપણે બહુ કઈ જરૂર નથી આપણી કોલેજ એથી આગળની નથી ભાગ આપણી કોલેજમાં છેલ્લું વર્ષ બાકી છે બાકી ન રાખતા ના બીજા ભાવે પણ થિયરી રહ્યા છે ને અત્યારે છેલ્લું વાર બાકી રહ્યું તો આ ભગવાન પાસે જઈને બેસીને ત્યાં આગળ ને દાદાજી સિમંદર સ્વામી આપણને બધાને જોતા હશે ને જોવાની ગરજ જ નહીં ને મેં ઝડકે એમને ગરજ નહીં આ ઊંચો કર્યો દેખાયું એમને ઊંચો પણ દાદાજી એમને બી એમને જે એમની ભજના કરતું હશે એ વધારે ઝડપતા હશે ને એમની પાસે જે શ્રીમંદર સ્વામી ની ભજના કરતા હશે ભગવાન ના ભગવાન ના આસિસ્ટ મોટા માણસ વાત હું સ્વામી નામ દેશે તો એ ફાયદો થઈ જાય દાદા તમે એમ કેમ ને કે સવારમાં આપણે સિમંદર સ્વામીને ચાલીસ વખત નમસ્કાર કરીએ પ્રણામ કરીએ પહોંચે તો પ્રશ્ન એ છે કે ટાઈમ ડિફરન્સ તો લાંબી હોય ને કે ગમે ત્યારે થાય છે તો એવું સવારનો કોર્ટ નથી પણ કરીએ દરરોજ પણ ટાઈમ ડિફરન્સ એટલે આપણે સવારે તમે નમસ્કાર કરવાનું કહ્યું તો કે આપણું અહીંનું સવારો પણ ત્યાંનો તો ટાઈમ ડિફરન્સ હોય ને જેમ અમેરિકા ને સવારમાં ખેવાનો ભાવ એટલો બીજા કામ પર જતા પેલો ધંધા જતા પેલો ધંધો ના આવે ગમે તો વ્યવહાર કરો બહાર કરો ને કરવું પડે કેવું તો શિયાળો કયો કે ઉનાળામાં ઉનાળામાં શિયાળો કયો કેવાય દાદા ભગવાન નમસ્કાર કરીએ એટલે આપને નમસ્કાર કરીએ તો તે અમારે કેટલી વખત કર્યો કે અમારા તાર રોજ તમને જોડાય કારણ કે અમે દાદા ભગવાન ને નમસ્કાર કેટલી વાર કરીએ તો જેથી કરીને અમારો તાર તમારી જોડે રોજ જોડાય અમારે હંમેશા જોડેલો રાખવો છે ના એ તો પછી ઘણા વખત છે ના પણ એ તો પછી સહજ થઈ જાય ને ના કહ્યું હો એક વખત દાદા તો નિરંતર રહેવા જ બરોબર છે રહે છે પણ અમને એમ લાગે છે ઘણી વખત એવું થાય છે હું દરરોજ બોલું એક કલાક દાદા ભગવાન સિસ્ટમ તો આપણે રાખવી નહીં સિમંદર સ્વામી માટે બધું તમે તો વાક્ય બોલ્યા નહીં કે તમે બોલતા હતા એટલે શું કહ્યું ના પેલું વાંચ્યું તમે કયું વાંચ્યું પેલી નથી બાબુજી પૂછે છે બાબુજી પૂછે છે કે આપણે જયારે નામ દઈએ ત્યારે આપણી દ્રષ્ટિ સમક્ષ શું હોવું જોઈએ મનમાં મનમાં હા વિચારોમાં ને નમસ્કાર કરું છું દાદા નું નમસ્કાર વિધિઓ બોલીએ પંચ પરમેશથી નમસ્કાર સાસન દેવ દેવીઓને નમસ્કાર <laughs> ત્યારે અંદર દ્રષ્ટિ સામે શું હોવું જોઈએ તેના છે કારો બોલી નજર હમે દાદાની દાદા ના હા હું કઉ છું એ ગુણોત્તર કરે છે કોણ સમજી જાય તમે વ્યવસ્થિત સમજી ગયો કે કોવાઈ તરત જ તરત જ પણ બોલો ને બોલો ને વાંધો છે પહેલેથી બોલો કરામત બાજી સ્વાભાવિક ચેતન કરી પણ પૂતગલ ચેતન ની પૂતગલ ની હાજરી ને લીધે કરી શકે છે ને એ જુદી વસ્તુ છે લોક શું જાણે ચેતન કરે ચેતન કરતા ના બિન ભનેગા ને ભનેગા કરાવે ચેતન અક્રિય છે આપણે ક્યાંથી આવું ધ્યાન ના અમને તો ધ્યાન રહે કે ફલાણે ફાલે ફલાણું પેટ આ ક્યાંથી આપણે આવું બધું આ થઈ કરે છે કોણ જો એ કોયલો જો ઉગલ્યો હતો થઈ જાય પણ એ કોયલો જ ઉકલતો નહીં મારા કરે કોણ કે અને ભૂત હોય છે ભૂત કરે પણ કરનાર તો કોઈ જોઈએ જ નહીં કે માણસ ને ભૂત ભૂત નહીં પણ પ્રેત કર્યું હોય તો પ્રેત જ કર્યા કરે પછી એ માણસ શક્તિ ના ચાલે જે વર્ગણ હોય તેનો અમલ હોય કોના હોય અરે પ્રેત નહીં દારૂ પીધો હોય તો દારૂ ના અમર હોય શું કહે એનું તરણ બંધ થઈ જાય તમે પીધેલો કરેલો આ પછી પવિત્ર કરેલો નહી થાય કોઠો એઠો કરેલો સુરતી બધા કોઠો એઠો કરેલો શીખે કેવા સરળ લોકો સારા લોકો તે કોઠો આઠો કરીને કોઠો આઠો કરે ને ચાલો પછી લખી છે અતિ મુશ્કેલ સમજાવું વિનાશ સ્વગ્નની કૃપા સરળ ને સમજાયું અપડ આ મોક્ષ સુખ સંપદા ખૂણે ખૂણો સકલ બ્રહ્માંડનો હું જોઈને કહું છું નથી ભગવાન કોઈ કરતા જગત સકલ બ્રહ્માંડનો હું જોઈને કહું છું નથી ભગવાન કોઈ ભગવાન કોઈ કરતા જગત સ્વયં ભૂત્યો જગત આખું આખું સ્વયંભૂત થયું એટલે વૈજ્ઞાનિક રીતે વિજ્ઞાન થી તુરસ ને ભેગા થયા પાણી થઈ ગયું તમે કોઈ કરતા કે કોઈ ભાગો નહીં સ્વયંભૂ ખબર ખબર ખરાબ થઈ ગયું લખેલ લાગે એવું કે દાદાજી આવું સાંભળવા દસ બેઠા છે આવું સાંભળવા તો કરોડો બેસવાનું છે શું કે છે આવું સાંભળવા માટે તો કરોડો બેસવાનું છે હા પછી શું કે છે આગળ છું ઇતિહાસે હું અજોડ જગત માં મૂળ હું પ્રથમ જીનેશ્વરી મૂર્ત આ અક્રમ પહોંચ્યું આજ છે વિક્રમ અનંતા યુગમાં અપવાદ પ્રગટ પ્રત્યક્ષ મૂળ ભગવાન જગતને ખુલ્લે આમ કહ્યું હું કારણ અપૂરું લઘુતામ કેવી રીતે બહુ સુંદર છે આ છપાયેલું છે ચોપડીઓ પડી જશે તો લોકો જવાબદાર ખરી કરે બધું છપન બરોબર બધું કવિ કવિ નું બહુ સુંદર લખાણ છે આપના આશીર્વાદ બહુ સુંદર લખાણ છે આપના એનામાં હાથ મૂક્યો ને બધું બાકી એને સમજણ નહીં નેક્સ્ટ ટાઈમ લેતા આવજો દાદા સમજણ ના નેક્સ્ટ આવતા વખતે લેતા આવજો એમને ને દીપકભાઈ ને હા એને સમજ ના પડે ફક્ત બાકી એને મારે કેવું છે નીકળ્યું એ તો આને બધું આવે એનો આ રોગ નીકળી જશે ને બરાબર પછી સારું સારું એને એ આપવાનું દાદાજી આપણા આપણા આપણા ગામથી મહાત્માના ડિસ્ચાર્જ જરા જલ્દી જલ્દી થાય એવું ખરું જપાતા ભેર અમારો ભરેલો માલ જરા જલ્દી નીકળી જાય ખરો ને બીજું આવે હંમેશા કશું કાળ પાકે એટલે કેરીને મારી કેરી ખાવી હોય તો ના ખાવી હોય તો એને કેરીઓ થઈને કરવી પડે એમ નહીં જરા જલ્દી નીકળી જાય ખરો વહેલો વહેલો નીકળે ખરો ના એ તો દિવાળી દિવાળ તો અમારે કઈ તું કેરી કાઢ તો શું થાય બરોબર તો સીધે નહીં સીધે ના સીધે સીધા વગર ખીચડી ખવાય નહીં આપડે સીધે છે એવું ક્યાં છે સીધું એટલે શું એને પરિપક્વ થવા દેવી બરોબર પરિપક્વ થવા દેવી બીજું કયા શબ્દ માંથી આવ્યો સિદ્ધ થવા દો સિદ્ધ થવા દો સિદ્ધ થતા થતા સીધું આવી ગયું બોલો સિદ્ધ છે ચડાયા પછી એને સિદ્ધ થવા દે છે પછી કે ખાવા તે સીધું સીધું <laughs> સમજો ના <laughs> થવાનું તક હા થવા દે કે સુરતી ખીજવા દો કરી કાઢે સુરતી પાછું ખીજવા દો ખીજવા દો કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયરો જે પરમાનન્ટ જે એ છે કોયડો શું પઝલ પઝલ પરમાનન્ટ છે ને પરમાનન્ટ કાયમી કોઈ ઉકલે તો ઉકલે નહીં ને દાદાજી આપ જ્ઞાની સેવામાં હજી બહુ ખામી છે તે આપ જે આ બધું આ કીધું તો હમણાં એવો ભાવ થાય કે આપની જે સેવા કરીએ છીએ એ તો કશું જ નથી એનાથી વધારે થવું જોઈએ તો આપ સમજાવો તો વધારે થાય એમ કે છે કે આપની જે સેવા કરીએ છીએ એમાં બહુ ખામી છે આમાં ઓછું લાગે છે તો આપ કઈક સમજાવો તો અમારાથી વધારે થાય બરોબર છે ખામી હોય તો રાજી ના દેખાય <laughs> ખૂબ થવું જોઈએ હજી ખૂબ થવું થાય ગુસ્સે થઈ જાય અકળાઈ જાય તમે શું કરી રહ્યા છીએ જોયા કે તમે શું કરી રહ્યા છો અમારે જોઈતું હોય તમારે દીક કહેવાય એની એ તમારે દીકરાઈ નથી પણ તમે શું કરી રહ્યા છીએ આપ જ્ઞાનીના સાનિધ્યમાં રહીને અમારો બધાનો અમારો બધાનો વ્યવહાર એકદમ સુંદર હોવો જોઈએ વ્યવહાર એકદમ બધાનો સુંદર હોવો જોઈએ છે તેથી મારે વળવું નહીં કોઈ વળું ના દીપક ને દીપકભાઈ ને નીરુબેન ને ભરતભાઈ ને તો વળો છો અમને કેમ નથી વળતા દાદાજી આપ નીરુબેન ને દીપકભાઈ ને અને ભરતભાઈ ને એ ત્રણ ને તો વળતા મેં આપને જોયા છે એમને શા માટે કે એમને અમારી પાસે જે ભૂલ થાય જો ના કહીએ તો એ ભૂલ ને ખરું છે એમ માની લે બરાબર ખરું છે એમ માની લે તો પછી અમે અંધે રસ્તે જાય એટલે એ લોકો અમને કે મને કે કે તમને કેતા રહેજો કે એટલે હું કહીએ તમને બી કેતા રહેજો નવરો કેવું એમને કેતો એના કરતા કયા કરતા આપડે આપડે આપડે આપડે રેગ્યુલર જઈએ શું ખોટું એમને તો અવરું બે જાય કે ના દાદાજી ને આગળ હું ઘણા ખરા નહીં બોલતો ને તે જે ચાર્યા કરે છે ના ગમતો પણ હું ચાલવા દઉં શું કે છે અરે એનું રાખો મનોરંજન જે શ્રદ્ધા એમના ભાઈ શ્રદ્ધાળુ નું જે માણસ હોય ને બધું ધન લૂંટાય ચાલે ગીતા મનોરંજન કરવા જાય મનોરંજન છે જ કપી હા એ છે એક લાખ બેઠા અઢી લાખ બેઠા પાંચ લાખ બેઠા ને અને આપડા મહાત્મા મુંબઈ આવે મુંબઈ જોવા ના મારી પાસે મેં જવાનું સરસ થઈ અહીં જ જોવાનું બીજું જોવા જેવું છે અરે ગેતા મે નથી અક્કલ તે દોડે જ્યાં મનોરંજન યહા બરવાર ઘન શ્રદ્ધાનું પછી આપના જય જયકાર બોલીએ અને ચરણ વિધિ વાંચીએ ને હું તો આપતર સૂત્ર વાંચું ને આટલું ઝાડું આપતર સૂત્ર તો બે બે બે પાના વાંચું તો મને તો મગજ ખાધો એટલો બધો રમેશભાઈ કે તારું વાંચન બહુ ઓછું છે ખૂબ વાંચવાનું રાખ પણ હું થોડું બે ત્રણ વાંચ્યું ને એટલે ભરાઈ જવાય બહુ છે એક વાક્ય સમજાવતા બહુ છે ચોપડી આવડી એક વાક્ય જો સમજે તો બધું કામ કઈ જતી ચોપડી આજે શાંતાબેન મોટી ચોપડી વાંચતા એમને આપજો આત્મસૂત્રમાં એમને કોઈ ફ્રેન્ડને આપી દીધું છે નીરુબેન આપશે તમને દાદા નહીં અરે બધા ફસાયેલા બધા ફસાઈ ગયેલા બધા પોપ ફસી પોપ ને ત્યાં જોઈ ભાઈ જોઈ થાય ને તારે એનું મોડું જે તો પછી દાદાજી આ પોપ છે કે આપણા જે મોટા મોટા કથાકારક છે એને આપણી પાસે સમજાવીએ તો સમજી જાય ખરા મોટા ઉપર ચોટિયા ઘાસ આમ છે એ પુનર્જન્મ અંદર ખાને ના તો એમના એવા ભાવ કર્મ કરેલા એટલે આ લાખો લાખો ને કથાઓ કે છે એમણે એવા ભાવ કર્મ કરેલા એટલે આ લાખો માણસો ને કથા કરે છે ને મહારાજો કથા કરે લાખો માણસો એકઠા થાય ને કથા કરે તેથી ના એ કથા કરે તો એનામાં જ્ઞાન તો હોય નહીં શાનું જ્ઞાન આ તો રેડિયા બધા રેડિયા ભેગું થાય જોયેલી હું તમારે જોયેલી જોઈ તો ખરી જોઈ દાદા તમે સદાબાજી જોઈ રહી કેટલા બધા વાક્ય એક સમજતા નહી તો ગેટા એ મનોરંજન માટે ખરાબ છે ને હજે ગેટા જોયેલા ને ચાલવાની બધે મારા કાકા કુશલભાઈ યાત્રા સંન્યાસ આશ્રમ માં બહુ જ હતા પણ દાદાજી અમે અમને બધાને સંસ્કાર પડે ફિલ્મ આપણે બહાર ફિલ્મો માલ એ શું એ કેવો માલ ભર્યો હશે ફિલ્મ જોવાનો માલ તો પ્રકાર જાત જાતના મોહના પ્રકાર ફિલ્મ જોવાનું ફિલ્મ કઈ જોવાની છે કે અત્યારે શું ચાલી રહ્યું છે બધું જોવાનું છે તે જોવાનું બદલે બીજું જોવાનું હા એ રાતે કેવી ફિલ્મ ચાલે એક આ બોલું છું ધમ ધમ દાદા દાદા વળી વચ્ચે બે છે ખુશી પેલો ફેરવે છે ફિલ્મ જ છે ને અમને તો આ બધી ફિલ્મ દેખાય તેની ફિલ્મ તો ગમે નહીં મરદાર ફિલ્મ હતી તે મરદાર તો આનંદ જ જુદો હા આનંદ જ જુદો આનંદ ઉભરા તો આ મૂવી આ જોવાનું તો ગાતા ને રમેશભાઈ રમેશભાઈ એટલું તો પૂછો દાદા પૂછો દાદા આત્મા પૂછી દો એમને પૂછવું છે કશું આત્મા એટલે આત્મા આત્મા એટલે શું આત્મા એટલે શું આત્મા <laughs> આત્મા એટલે આપણે ખરેખર છીએ કે જાણતા નથી શું બેન સુલુબેન તે સુલુબેન તે આ નું નામ આ શરીર છે એનું નામ પાડ્યું ના પાડે ઓળખે નહીં લોકો એક નામ તરુલતા પાડે એક નામ સુલુબેન પાડે પણ પોતે આત્મા છે પણ આત્માને ઓળખવો જોઈએ ને પોતે આત્મા છે આત્મા જુદો છે શરીરમાં એ ચેતન છે અને આ જડ છે હું સુરબેન છું જાણીએ ત્યાં સુધી આત્મા નહીં હું સુધાર્થમાં છું જાણીએ ત્યાંથી આત્મા હું સુધાર્થમાં યાદ રહે છે કે હે અરે દાદા યાદ રહે છે કેટલો વખત એ જ આત્મા શાસ્ત્રકારો લખ્યું કે જ્ઞાની પુરુષ એ તમારો આત્મા જ્યાં સુધી બીજા આત્મા નો ખ્યાલ બરોબર ના બેસે ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ તમારો આત્મા જ છે તો બેન તો કેટલા મોટા તમારાથી બાર બાર બાર વર્ષ હશે બાર પંદર વર્ષ પંદર એક વર્ષ પંદર પંદર નહીં બાર હશે બાર તમે સીતા આગળ મોટા જ્ઞાન એટલે એ જ આત્મા જે જ્ઞાન છે ને તે જ આત્મા પણ તે સાચું જ્ઞાન સમ્યક જ્ઞાન આ જ્ઞાન ભ્રાંતિ જ્ઞાન કહેવાય આ મારા સસરા ના મારા મામા ના કાકા ને બધું ભ્રાંતિ જ્ઞાન એ આત્મા નહીં આત્મા સાચું જ્ઞાન એ આત્મા પ્રકાશ જ્ઞાન એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્યોતિ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ દાદાજી જ્યોતિ સ્વરૂપ એટલે આપણે દીવો પ્રગટાવીએ એ જ્યોતિ નહીં ને સમજની જ્યોતિ સમજ એક સમજ એકલી નહીં સમજ અને અનુભવ બે ભેગી થાય ત્યારે જ્યોતિ થાય સમજ અને અનુભવ સમજ ને અનુભવ જ્યોતિ અમારી સર્જન ના વર્ષે એમાં અનુભવ નથી કરે ઓમ શાંતિ વાળા આપણે નીચે ઓમ શાંતિ માં આપણે કહીએ કે હું આ જ્યોતિ સ્વરૂપ છું હું બિંદુ સ્વરૂપ છું પણ આને સમજેલા કે અનુભવ અને સમજ એ જ્યોતિ છે પછી એ જ્યોતિ ઉભરાય પછી જોડે બેઠો તેને શીખ્યો થઈ જાય રાતે ઉભરાતું હતું ને બે દિવસથી બે દિવસથી ઉભરાય ઉભરાય છે ઉભરાય નીકુ બનાવી દીધું ને અનુભવ અને સમજ સુતેલી હશે કદાચ કે નીચે કામ કરતી હશે દાદી એની ક્યાં કીધું સમાજ અને અનુભવ એ જ્યોતિ એટલે દાદાજી એના કેવું કે સમજ એટલે આ કેરી મીઠી છે સમજ અને ખાઈ અને ઘડી વર્તાય અનુભવ થાય એ જ્યોતિ થઈ એટલે અનુભવ કેરી આવી હતી અનુભવ એવો છે અનુભવ એવો જોઈએ બધા વસ્તુ જ્ઞાન પુરુષ મહિતી કરી આપે ત્યાર પછી કેરી નો અનુભવ રે પણ આત્મા ના રે એ તો બધું સંસ્થાન અંદર રહે ને હા રેવા માથે બધું કાર્ય કર્યા કરવાનું રિલેટિવ વ્યવસ્થિત સંભાવ નિકાલ કરવાનો અને તો આપણો ઉદા જેટલી આજ્ઞા પાવે બધાને એક વાર જ્ઞાન ને સમજ પડી ગઈ વર્ષો થયા